જડ બનાવે છે જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે જ્ઞાનમાં કોઈ વસ્તુમાં પરિવર્તન કરવાની શક્તિ નથી જે વસ્તુ જેવી છે એને તે સ્વરૂપે બરાબર સમજે ભક્તિ તો જડને ચેતન બનાવે છે ગોપીની નજર જ્યાં જાય ને ત્યાં ગોપીને શ્રી કૃષ્ણ દેખાય ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવે છે આંખ બંધ કરો જ્યોત નું ધ્યાન કરો બ્રહ્મ નિરાકાર છે હું બ્રહ્મ છું એવી ભાવના કરો ગોપીએ કહ્યું કે ઉદ્ધવજી તમે મને કહો છો કે આંખ બંધ કરીને બ્રહ્મ નું ધ્યાન કરો પણ હું શું કરું મારી આંખ જ્યાં જાય છે ત્યાં મને બ્રહ્મ જ દેખાય છે મને બીજું કઈ દેખાતું જ નથી ભક્તિ વધ્યા પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે છે સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે ભક્તિ અતિશય વધે છે પછી જગત રહેતું નથી પરમાત્મા જ બાકી રહે છે ઉદ્ધવજી તમે મને પૂછો કે શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે એમનો હું સંદેશો લઈને આવ્યો છું મને એવું લાગે છે મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે ગોપીઓના કૃષ્ણ ગોપીઓને છોડીને ગયા જ નથી જેને એકવાર ભગવાન મળ્યા છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી સંસારનો સંયોગ વિયોગ માટે થાય જેને એકવાર પરમાત્માનો અનુભવ થયો એને પછી ભગવાનનો વિયોગ થતો નથી ઉદ્ધવજી મારા કૃષ્ણ તો મારી સાથે જ તમે કહો મથુરાથી હું આવ્યો છું શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું મથુરાના કૃષ્ણ કોઈ જુદા છે ઉદ્ધવજી તમે કહો છો કે હું મથુરાથી આવ્યો છું પ્રભુએ મને મોકલ્યો છે આજે સવારે મેં શ્રી કૃષ્ણની વાસળી સાંભળી છે આ ઝાડ ઉપર વિરાજતા હતા વાસળી વગાડી હું જળ ભરવા ગઈ હતી હું ભૂલી ગઈ મેં મારા ભગવાનની વાસળી ત્રણ કલાક સુધી સાંભળી આ કર્મના ઝાડમાં એમના મેં દર્શન કર્યા છે તમે પૂછો એ મથુરામાં છે મને એવું લાગે છે અહીંયા છે મથુરામાં નથી મારા કૃષ્ણ મારી સાથે છે એક ગોપીએ કહ્યું ઉદ્ધવજી તમે પૂછો કે હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું મારા ભગવાન તો અહીંયા જ છે ગઈકાલે સાયંકાળે હું જળ ગઈ બહુ મોડું થયું અંધારું થયું મને થોડી ચિંતા થઈ હતી આજે આ પાણીનું ભેડું મારા માથે કોણ કોઈ સાથે નથી હું એકલી છું બહુ વિલંબ થયો છે ઉદ્ધવજી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલ્યા વિના મન માનતું મને એવી ટેવ પડી છે હું જયારે કૃષ્ણ બોલું છું ત્યારે મને એવું લાગે છે જમણી બાજુમાં ઉભા છે મને જુએ છે કોઈ વખત મને એવો ભાસ થાય છે ડાબી બાજુમાં ઉભા છે મારી સાથે જ છે હું એકલી નથી ભક્ત ભગવાનને છોડીને રહી શકે નહીં ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય જ્યાં ભક્ત છે ત્યાં જ ભગવાન છે મને એવી આદત પડી છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલે વિના મન માનતું નથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતી કરતી હું જાગતી હતી અંધારું થયું હતું ઉદ્ધવજી મેં જોયું નહીં મારા પગમાં કાંટો વાગ્યો શું હતું તમે તો મથુરા ગયા હતા મથુરાથી ગોકુળમાં તમે ક્યારે આવ્યા ત્યારે પ્રભુએ મને કહ્યું અરે ભાવની ગોપી હું મથુરા ગયો જ નથી હું તો તારી સાથે જ રહું છું તારા વિના મને ગમતું નથી ભગવાન ભક્તોને છોડીને રહી શકતા હું તારી સાથે જ રહું છું મારી સાથે વાતો કરી મારા પગમાં કાંટો વાગ્યો હતો તારી સાથે જ છું હું તને છોડીને રહી શકતો નથી ભગવાનને ભક્તનો વિયોગ સહન થતો નથી ભક્તો ભગવાન વિના રહી શકતા ભગવાન પાસે કોઈ ભક્ત ન હોય તો એકલા ભગવાન બેઠા બેઠા શું કરતા હશે ભગવાનની શોભા ભક્તો વધારે ભગવાનનો મહિમા ભક્તો વધારે ભગવાન ભક્તો સાથે જ રહે છે ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી ઉદ્ધવજી મારા કૃષ્ણ મારી સાથે જ છે ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે ગોપીઓની ભક્તિ ભોગ માટે નથી ગોપીઓની ભક્તિ ભગવાનના માટે છે ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે એને ભોગ મળે અને ભગવાન પણ મળે એને ભગવાન લૌકિક સુખ આપે છે જેની બહુ જરૂર છે એટલું સુખ તો ભગવાન બધાને આપે તમને આપશે તમે સુખી થશો પ્રભુ પાસે માગવાની ઉતાવળ ન કરો ભગવાનની ભક્તિ ભગવાનના માટે ગોપીઓના ઋણમાં રહ્યા છે નિષ્કામ ભક્તિ ભગવાનને ઋણી બનાવે છે જે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે પ્રભુ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે શ્રી કૃષ્ણ સેવા સ્મરણમાં જેની તન્મયતા થઈ છે તેને ભગવાનનો એવો આનંદ મળે છે એને મુક્તિ પણ તુચ્છ લાગે ભક્તિની દાસી છે સર્વકાળ ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે ભગવાનની સેવા સ્મરણમાં જે દેહને ભૂલી ગયો છે જેને જગત યાદ આવતું નથી મુક્તિ એના પાછળ પાછળ છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્ર નો મુખ્ય વિષય ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો છે વેદાંતના ગ્રંથોમાં લખ્યું છે સાધન ચતુષ્ટ સંપન્ન જે છે એ જ બ્રહ્મ જ્ઞાન નો અધિકારી બ્રહ્મ વિદ્યા નો અધિકારી સાધન ચતુષ્ટ સંપન્ન જે હશે તે છે બંગલામાં જેનું વિલાસી જીવન છે અને એને ઉપનિષદ વાંચવાનો અધિકાર મળે કેટલાક લોકો આરામ ખુરજીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે અને બ્રહ્મ જ્ઞાન ની વાતો કરે છે જગત બધું મિથ્યા છે બ્રહ્મ સત્ય બજારના ભાવ પી જાય તો તને ખબર પડે કે જગત સત્ય છે કે બ્રહ્મ સત્ય વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી કેટલાક લોકો મોટી મોટી જ્ઞાન ની વાતો કરે છે સવારે છ વાગે સાત વાગે ચા પીવાની આદત હોય અને નવ દસ વાગતા સુધી એમને ચા ન મળે તો એમનું માથું દુખવા લાગે એમનું બ્રહ્મ જ્ઞાન ક્યાં ચાલ્યું જાય છે કે ખબર જ પડતી રોજની આદત છે અને તે સમય કોઈ કહે કે જગત મિથ્યા છે બ્રહ્મ આનંદ રૂપ છે આત્મા બ્રહ્મ રૂપ છે વૈરાગ્ય વિના જ્ઞાનની અનુભૂતિ થતી નથી જ્ઞાનનો અનુભવ વિરક્ત થાય વિનાશી જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં જ્ઞાન એ અનુભવથી સફળ થાય જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી બોજો છે જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન છે જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે અભિમાન મરે છે જ્ઞાન નો અધિકાર બધાને આપ્યો નથી ભક્તિ કરવાનો અધિકાર બધાને ગમે તેવો જીવ હોય એ ભગવાનની ભક્તિ કરી શકે શુશ્રુષુભી કૃતિભી અત્ર તત્ક્ષણા કથા સાંભળવાથી પાપ નો નાશ થાય છે કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો જે જાણો છો તે જીવનમાં જ્ઞાન જયારે ક્રિયાત્મક બને છે ત્યારે સફળતા છે ત્યારે શાંતિ મળે છે માનવ મૂર્ખ નથી માનવનું જ્ઞાન શબ્દાત્મક છે તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો સુધી સ્મૃતિભી અત્ર તત્ક્ષણ કથા કરનારા ઘણા છે કથા કરાવનાર કથા સાંભળનાર ઘણા છે કથાનો એક એક સિદ્ધાંત જેને જીવનમાં ઉતાર્યો છે એવા મહાપુરુષો જગતમાં બહુ જ ઓછા છે વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે ભક્તિ રસનું સર્વકાળ પાન કરો એનો અર્થ એ છે ભક્તિ સર્વકાળ ભક્તિ ભક્તિની સમાપ્તિ ન કરો થોડા દિવસ માટે લગ્ન થતું નથી ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવાનું છે ભક્તિની સમાપ્તિ ન કરો ભક્તિ સર્વકાળ ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમ આલય લય પર્યંતમ ઇતિ આલય આ જીવ ઈશ્વર ને મળી જાય જીવ ઈશ્વર સાથે એકરૂપ થાય એને સંસ્કૃત ભાષામાં લય કહે રસમ આલય લય પર્યંતમ ઇતિ આલય ભક્તિની સમાપ્તિ ન કરો જે ભક્તિની સમાપ્તિ કરે એ પાપ કરે જે દિવસે આ શરીરની સમાપ્તિ તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ થાય જીવનમાં અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરવાની ભાગવતની કથા સાંભળો છો તમારાથી થઈ શકે મોટ તો આ જ છે સમાપ્તિ કરો બહુ સુખ ભોગવ્યું સુખ ભોગવવાથી આજ સુધી શાંતિ મળી નથી હવે સુખ ભોગવીને શું શાંતિ મળવાની વૈષ્ણવ તે છે જે ભોગની સમાપ્તિ કરે ભક્તિ ની સમાપ્તિ કરે વૈષ્ણવ નથી જેને ભક્તિમાં તૃપ્તિ થાય છે એની ભક્તિ કાચી છે સર્વકાળ ભક્તિ તમને ભગવાન લૌકિક સુખ આપશે જે ભગવાનના પાછળ પડે છે એને ભોગ અને ભગવાન બંને મળે છે જે ભગવાનને ભૂલીને પૈસાના પાછળ પડે છે એને કદાચ પૈસો મળશે પરમાત્મા નહીં મળે જે ભગવાનના પાછળ પડે છે સર્વકાળ ભક્તિ કરવી એવી કોઈ પવિત્ર ભૂમિ જે અમને ભક્તિમાં સાથ એવી ભૂમિમાં રહીને ભક્તિ કરવી ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા છે અને બ્રહ્માજીને કહ્યું છે એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આખો દિવસ ભક્તિ કરવી છે બ્રહ્માજીએ ઋષિઓને ચક્ર આપ્યું અને કહ્યું કે આ ચક્ર ના પાછળ પાછળ તમે ચાલો આ ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી ચક્રના પાછળ પાછળ ઋષિઓ ચાલે છે આ ચક્ર નૈમિષારણ્યમાં શાંત થયું થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે માનવ નું મન ચક્ર જેવું જ ફરે છે મનને એક ઠેકાણે સ્થિર રહેવું ગમતું નથી મન ફરતું જ રહે છે આ મનોમય ચક્ર નૈમિષારણ્યમાં શાંત થઈ એવી દિવ્ય ભૂમિ નૈમિષારણ્ય છે નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે દૈવશારણ્યમાં ચક્ર પુષ્કરણી તીર્થ છે ચક્ર પુષ્કરણી તીર્થમાં સ્નાન કરતા ભાગશાળી વૈષ્ણવોને ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન મળે જ્યાંથી શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય નૈમિષારણ્ય અતિ પાવન ભૂમિ અઠ્યાસી હજાર ઋષિઓ નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્ર કરે સત્ર અને યજ્ઞમાં અંતર છે જ્યાં એક જ યજમાન હોય એને યજ્ઞ કહે છે અને જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કહે છે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે અને જ્યાં ફળમાં સમતા છે ત્યાં બધાને એક સરખું જ ફળ મળવાનું છે એને સત્ર કહે છે યજ્ઞમાં બધાને એક સરખું ફળ મળતું નથી યજ્ઞમાં જે યજમાન થઈને બેસે છે જે સંકલ્પ કરે છે જે બ્રાહ્મણોને દક્ષિણા આપે છે એને યજ્ઞનું સોળાની ફળ યજ્ઞમાં કોઈ સેવા કરે એને યજમાનના જેવું સોળાની ફળ નહીં મળે જ્યાં એક જ યજમાન છે એને યજ્ઞ કે છે અને જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કે છે ભાગવત ની કથા એ જ્ઞાન સત્ર છે નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા શૌનકાદયા સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત યત્ર ઋત્વિજય યજમાના જ્યાં બધા જ યજમાન છે ભાગવત ની કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન કોઈ ગરીબ વૈષ્ણવ હોય એને પૈસો પણ ખર્ચવાની જરૂર નથી શ્રીમાન ને હજારો રૂપિયા ખર્ચતા જે ફળ મળે એ ગરીબ વૈષ્ણવ ને શાંતિથી કથા સાંભળે તો એને એ જ ફળ મળે કથા જ્ઞાન સત્ર છે કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન અઠ્યાસી હજાર ઋષિઓ ગોમતી ના કિનારે બ્રહ્મ સત્ર કરે તેમના બ્રહ્મ સત્રમાં એક વાર સૂતજી પધાર્યા છે સૌનક મુનિએ સૂતજી નું સન્માન કર્યું સૂતજીને એક સુંદર પ્રશ્ન કર્યો આજ સુધી ઘણી ઘણી કથાઓ સાંભળી છે ઘણા પુસ્તકો વાંચ્યા છે સર્વનું સાર શું છે તે સમજે સુતાખ્યાયી કથા સારમ વાખ્યા બહુ પુસ્તકો વાંચવાથી વિક્ષેપ વધે છે આ પુસ્તકમાં આવું લખ્યું છે આ પુસ્તકમાં આવું લખ્યું છે આ ખરું કે આ ખરું પ્રત્યેક પુસ્તકમાં થોડો પણ મતભેદ હોય છે અને તે મતભેદ મનને ચંચલ બનાવે છે મતભેદ વિક્ષેપ કરે છે ઘણા પુસ્તકો વાંચ્યા છે ઘણી કથાઓ સાંભળી છે સર્વનો સાર શું છે તે સમજો આ બધા ઋષિઓ શ્રી બાલકૃષ્ણલાલની સેવા કરે છે બાલકૃષ્ણલાલની સેવામાં એક વિશેષતા છે કદાચ સેવામાં થોડી ભૂલ થઈ જાય તો બાલકૃષ્ણને જરાય ખોટું લાગતું નથી બાળકને એક બે સેવામાં ભૂલ થાય તો પણ ભગવાનને ખોટું લાગતું નથી બાળક છે બધા ઋષિઓ બાલકૃષ્ણની સેવા કરતા બાલકૃષ્ણનું સતત સ્મરણ કરે શ્રી કૃષ્ણ સારભોગી છે શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ એ સારભોગી થાય શ્રી કૃષ્ણને માખણ મિશ્રી જ ભાવે છે દાદાને બીજું કઈ ભાવતું જ નથી શ્રી કૃષ્ણ નામ છે નવનીત પ્રિય બાલકૃષ્ણ હાથમાં માખણ મિશ્રી રાખે લાલાને માખણ મિશ્રી બહુ ભાવે માખણ એ સર્વનું સાર છે સાર ગ્રાહી બનો પ્રત્યેક માંથી સાર શોધી કાઢો શેર બશેર દૂધ પીવા કરતા એક બે તોલા માખણ ખાય ને વધારે સારું છે બહુ દૂધ પીવાથી કદાચ વાયુ થશે બહુ દૂધ પીવાથી પેટ ભારે રહેશે એક બે તોલા માખણ ખાય ને તો પેટ હલકું રહે છે શક્તિ જલ્દી આવી જાય આ બધા ઋષિઓ શ્રી કૃષ્ણની સેવા કરનારા છે શ્રી કૃષ્ણ સાર ભોગી છે અને તેથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સાર ગ્રાહી બને સર્વનું સાર શું એવું સાર તત્વ સંભળાવો કે સંસારના વિષયોમાં અરુચિ આવે પ્રભુમાં પ્રેમ થાય વક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને જ કથા કરવાની છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતા વિવેક વર્ધતે કથમ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે ભાગવતની કથા છે તેવું સાર તત્વ આપણને સંભળાવો કે અમને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય વેદાંત એમ કે છે ઈશ્વર દૃશ્ય નથી ઈશ્વર દ્રષ્ટા છે ભગવાન તો બધાને જુએ છે જે બધાને જુએ જે બધાને જાણે એને કોણ જાણી શકે પ્રભુએ જ આંખને જોવાની શક્તિ આપી છે જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ આંખ ભગવાનને જોઈ શકે વેદાંતનો સિદ્ધાંત છે ઈશ્વર દૃશ્ય નથી ઈશ્વર દ્રષ્ટા છે ભગવાન બધાને જુએ છે વેદાંત નો સિદ્ધાંત દિવ્ય છે ભગવાન દૃશ્ય નથી જે આંખને દેખાય છે એ ક્ષણે ક્ષણે બદલાય છે અને ભગવાનનું સ્વરૂપ તો કોઈ દિવસ બદલાતું નથી અને તેથી જ્ઞાની પુરુષો કે છે ભગવાન દૃશ્ય નથી ભગવાન સમાવ અમને બાળકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન પૂજા કરું મારી ઈચ્છા અનુસાર બધું થવું જોઈએ જીવ જગત માં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે પુણ્ય નું ફળ છે અનુકૂળતા અને પાપ નું ફળ છે પ્રતિકૂળ માનવ એવી અપેક્ષા રાખે છે ઘરમાં બધી સગવડ મળે બધી સગવડ કોઈને મળી નથી અને કદાચ મળશે તો અતિ સગવડ મળ્યા પછી માનવ ભક્તિ કરતો નથી જેને બહુ સગવડ મળી છે આળસુ થાય જેને બહુ સગવડ મળી છે એ પલંગમાં પથારીમાં આવતો જ રહે છે બહુ રખડે બહુ સગવડ મળે સારું નથી જીવનમાં થોડી અગવડ હોવી જ માનવ એવી અપેક્ષા રાખે છે કલયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે આપણા માટે વ્યાસજીએ લખ્યું છે મંદા સુમંદ કેટલાક લોકો એવું સમજે છે કે હું બહુ બુદ્ધિમાન છું આ બધું મેં કમાવ્યું છે આ બધું મારું છે વ્યાસજીએ લખ્યું છે કલયુગનો માનવ મંદ બુદ્ધિવાન જે કામ કરવાની ખાસ જરૂર છે એ કરતો નથી અને જે કામ કરવાની જરૂર નથી એ કરે છે સવારે ચાર વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ બહુ જરૂર છે લોકો જાત્રા કરવા જાય છે લોકો દાન આપે છે ઠીક છે અતિ ઉત્તમ તો એ છે સવારે ચાર થી સાડા પાંચ સુધી તમારા ઘરમાં જ તમે ભક્તિ કરો તમારું કલ્યાણ થશે તમારું ઘર ભગવાનનું ધામ બને સવારે ચાર થી સાડા પાંચ ચોવીસ કલાકમાં અતિશય કોઈ પવિત્ર સમય હોય તો ચાર થી સાડા પાંચ નો સમય બહુ પવિત્ર ચાર થી સાડા પાંચ એટલે બપોરના નહીં હો સવાર સવારે ચાર થી સાડા પાંચ એ સમય બહુ પવિત્ર છે રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે જલ્દી ઉઠીને ચાર વાગે આસનમાં બેસી જાઓ જે કામ કરવાની બહુ જરૂર છે તે માનવ કરતો નથી અને જે કામ કરવાની જરૂર નથી તે કરે વ્યવહાર વ્યવહારનું કામ કરે ને ત્યારે માનવ બહુ સાવધાન એકાગ્ર ચિત્તથી કેટલાક લોકો નાણા ગણવા બેસે ને ત્યારે એકાગ્ર ચિત્તથી નાણાં ગણે રૂપિયો ખોટો હાથમાં આવી જાય ને તો ચટ ફેંકી દે સાચો નથી હો ખોટો છે આઠ રૂપિયાને જુએ છે મન સ્મરણ કરે છે નાણાં ગણવા બેસે છે ત્યારે જેવી એકાગ્રતા છે એવી એકાગ્રતા માળા કરવામાં થઈ જાય ને તો વેડો પાર છે નાણાં ગણતા હતા કોઈ બોલે એને સંભળાતું જ નથી હું તો નાણાં ગણતો હતો તમે બોલ્યા પણ મેં ક્યાં સાંભળ્યું જ નથી પણ મા કરવા બેઠો હોય અને કોઈ બોલે તો બધું સાંભળી લે વ્યવહારના કામમાં માનવની એકાગ્રતા થાય આ માતાઓ દાળમાં મીઠું નાખે છે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે જરા પણ વધારે પડે ને તો દાળ બગડી જશે અને ઓછું પડે તો મજા આવશે નહીં દાળમાં મીઠું નાખે છે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે એવી એકાગ્રતા ભક્તિમાં થઈ જાય તો જીવનું કલ્યાણ વ્યવહારનું કામ માનવ બહુ સાવધાન થઈને કરે છે એકાગ્ર ચિત્તથી કરે છે અને ભગવાનની ભક્તિમાં એક આફલ હોય એકાગ્ર ચિત્તથી કરતો નથી અને તેથી વ્યાસ મહર્ષિએ લખ્યું છે કલયુગના લોકો મંદ બુદ્ધિ કલયુગના લોકો મંદ ભાગ્યા ભાગશાળી તે છે જેને ભજનાનંદી સંતોનો સત્સંગ મળે છે જેને ભક્તિમાં જ આનંદ આવે છે એવા ભક્તોનો જેને સત્સંગ મળ્યો છે એ જ ભાગશાળી કલયુગનો માનવ મંદ ભાગી છે સાચા સંતોનો જલ્દી સત્સંગ મળતો કલયુગમાં જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિધનો ઘણા આવે છે અને તેથી સાધન સરળ હશે તો જ માનવ કરી શકશે શ્રેયનું કલ્યાણનું સ્વરૂપ સમજાવો અને કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન બને અનેક વાર કૃષ્ણ કથા સાંભળી છે કૃષ્ણ કથામાં અમને તૃપ્તિ થતી નથી કૃષ્ણ કથા સાંભળવા વક્તા જયારે પ્રેમથી કથા કરે અને કથામાં થોડું પણ હૃદય પીગળે તન્મયતા થાય કથામાં નવો આનંદ કથામાં કંટાળો આવે ને કથામાં આળસ આવે ને કથામાં આળસ આવે એ સમજે કે મારું પાપ બહુ છે ભગવાન નું સ્વરૂપ એવું મંગલમય છે તમે જયારે શ્રી કૃષ્ણના દર્શન કરો જયારે દર્શન કરો ત્યારે નવો લાભ અરે ભગવાનના દર્શનમાં નવો આનંદ આવે તે શું આશ્ચર્ય છે તમે બહુ પ્રેમથી જયારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ પ્રેમથી બોલો હૃદય પીગળશે તન્મયતા થશે ભગવાનનું નામ ક્ષણે ક્ષણે આનંદ આપે ભગવાન નામ નામનો જપ ને એવું લાગે છે ભગવાન મારી સાથે છે એને પરમાત્માનો આનંદ કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે તૃપ્તિ થતી નથી સંસારના વિષયો ભોગવ્યા પછી વિષયોમાંથી મન હટી જાય શ્રીખંડ ન ખાય ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાશ છે શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવાશ આવે કોઈને શ્રીખંડ પૂરી બહુ આવતી હોય એને સરસ શ્રીખંડ અને પૂરી ખવડાવો એને બે ચાર કોળિયામાં તો બહુ મજા આવશે બહુ સારું છે બહુ સારું છે એની ભૂખ શાંત થાય પેટ બરાબર ભરાય અને પછી કોઈ શ્રીખંડ પીરસવા આવે પછી તો એવું કહે છે કે હવે મને જોવાની પણ ઈચ્છા થતી નથી તમે લઈ જાઓ કદાચ કોઈ એમ કે તમને બહુ ભાવે છે આ તો બહુ સરસ છે કે ભાવે છે સરસ છે બધું કરવું પણ અત્યારે મને જોવાની પણ ઈચ્છા નથી લઈ જાઓ શ્રીખંડ ખાધા પછી શ્રીખંડ ને જોવાની ઈચ્છા થતી નથી શ્રીખંડ માં અરુચિ આવે છે તમે લઈ જાઓ કદાચ ઘરમાંથી એમ કે તમને જોવાની ઈચ્છા નથી ને તો પછી ભિકારીઓને બોલાવીને બધું આપી દઉં કે ના ના આપશો ને ઢાંકી રાખ્યું રાત્રે એને હું જોઈશ આવડે જોવાની ઈચ્છા નથી રાત્રે ખાવાની પાછી દાદા શ્રીખંડ ખાધા પછી શ્રીખંડ તુચ્છ લાગે શ્રીખંડમાં કડવાશ આવે સંસારના વિષયો ન ભોગવે ત્યાં સુધી જ મીઠા છે વિષયો ભોગવ્યા પછી કડવા થઈ જાય वयन्तु न वितृप्यामः उत्तमश्लोकविक्रमे यत्शृणुवतां रसज्ञानाम् स्वादु स्वादु पदे पदे શબ્દે શબ્દે સ્વાદ પ્રેમ પ્રતિક્ષણે નવો જ આનંદ આપે છે કૃષ્ણ કથા સાંભળવાની બહુ ઈચ્છા વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મ નું રક્ષણ કરવા માટે જગતમાં આવ્યા હતા ભગવાન સ્વધામમાં પધાર્યા પછી કલિયુગમાં અધર્મ બહુ પ્રાપ્તિ થઈ શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં નરસિંહ અવતારની સમાપ્તિ થઈ પ્રત્યેક અવતારના સમાપ્તિનું વર્ણન વ્યાસજીએ કર્યું છે વ્યાસ મહર્ષિએ ભાગવતના પંચમ સ્કંદમાં આજ્ઞા કરી છે નરનારાયણ ભગવાન આજ પણ છે નરનારાયણ અવતારની સમાપ્તિ નથી ભરતખંડના માલિક દેવ છે એ ભરત ખંડના માલિક રહ્યું છે આજ પણ પ્રત્યક્ષ છે ભગવાન જયારે તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન મનથી કોઈ પાપ કરે એને સજા થાય મનથી કોઈ નારાયણ ના દર્શન કરે મનથી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે એનું પણ ફળ મળે પરત કરનારા ભગવાન નારાયણ છે ડાવા સાથળમાં જમણો પગ છે અને જમણા સાથળમાં ડાબો એને પદ્માસન કહે છે પદ્માસન ભગવાન નારાયણ વિરાજે પ્રભુનું સ્વરૂપ અતિ દેવ પ્રભુએ લક્ષ્મીજીને આજ્ઞા કરી છે મારી સાથે બેસશો નહીં દૂર બેસો માતાજી મંદિરના બહાર વિરાજે નિયમ તો એવો છે લક્ષ્મીનારાયણ સાથે જ વિરાજે બદ્રનારાયણના મંદિરમાં માતાજી બહાર વિરાજે બદ્રનારાયણ ભગવાન બધાને તપશ્ચર્યા કરવાનો ઉપદેશ આપે છે તપ કરો બદ્રનારાયણમાં લોકો તો ગરમ કુંડમાં સ્નાન તે ગંગાજીનું ઠંડુ જળ છે સવારે ચાર વાગ્યા પછી બદ્રીનારાયણ ભગવાનને ગંગાજળથી અભિષેક થાય બદ્રીનારાયણ ભગવાન છે તો રાજાધિરાજ પણ એમની સેવા બધી તપસ્વીની સેવા ભગવાનને અભિષેક કર્યા પછી પેલું ચંદન અર્પણ કરે ચરણથી ગળા સુધી સર્વાંગમાં અતિશય ચંદન અર્પણ કરે પછી વસ્ત્ર ધારણ ત્યાંના મુખ્યજીને પૂછ્યું કે મહારાજ અહીંયા બહુ ઠંડી પડે છે આટલું ચંદન અર્પણ કરવાની શી જરૂર ભગવાન તો બહુ કોમળ છે મુખ્યાજી એમને કહ્યું કે મહારાજ તમારા દ્વારકાનાથ કોમળ છે પણ બદ્રીનાથ કોમળ નથી અહીંયા તો તપશ્ચર્યા બહુ કરે અને તપશ્ચર્યા કરવાથી શ્રીઅંગમાં ગરમી વધી જાય ભગવાન શંકર શંકરને હિમાલયમાં ગરમી થાય બદ્રીનાથ ભગવાન ને હિમાલયમાં પણ ગરમી લાગે સતત તપશ્ચર્યા કરે છે બદ્રીનારાયણ ભગવાન તપશ્ચર્યાનો આદર્શ બતાવે છે પરમાત્મા પણ તપ કરે છે ભગવાન જગત ને સમજાવે છે તમે પણ તપ કરો હું તપ કરું છું જેને આખો દિવસ તપ કરવું હોય દ્રવ્યનો સંગ બાળકનો સંગ અને સ્ત્રીનો સંગ તપશ્ચર્યામાં ભક્તિમાં વિઘ્ન કરે માતાજીને પ્રભુએ કહ્યું છે તમે બહાર લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી અને નારાયણ કોઈ પુરુષ નથી લક્ષ્મી નારાયણ તત્વથી એક જ છે લક્ષ્મી નારાયણ ને સ્ત્રી પુરુષ ની ભાવનાથી જોશો કેટલાક લોકો લક્ષ્મી નારાયણ શંકર પાર્વતી ને પતિ પત્ની ની ભાવનાથી એમના મનમાં લૌકિક ભાવ આવે છે જે ભક્તિમાં વિઘ્ન કરે છે લક્ષ્મી નારાયણ તત્વથી એક છે લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી અને નારાયણ કોઈ પુરુષ નથી શક્તિ અને શક્તિમાં એક જ છે સ્ત્રીના જેવું સ્વરૂપ ધારણ કરે છે માતાજી સ્ત્રી નથી માતાજીને પ્રભુએ કહ્યું છે તમે બહાર બેસો તે લક્ષ્મીજી મંદિરના બહાર વિરાજે છે જેને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય જેને સર્વકાળ ભક્તિ કરવી હોય સ્ત્રી સ્ત્રીનો સંગ નો સંગ પુરુષનો સંગ બાળકનો સંગ ભક્તિમાં વિઘ્ન કરે ભગવાન એકલા અંદર વિરાજે માતાજી બહાર ભગવાન જયારે તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે અહીંયા બેઠા બેઠા દર્શન ભરતખંડના માલિક દેવ નરનારાયણ ભગવાન ભારતમાં કોઈ પણ સત્કર્મ થાય તેના પેલા નરનારાયણ ભગવાન ને નારાયણ નમસ્કૃત્ય નરણ ભગવાન નારાયણ ને વંદન કરી પછી સરસ્વતી માતા માતાને વંદન કરે સરસ્વતી જ્ઞાન શક્તિ છે સરસ્વતી માતાને વંદન કરીને કહેજો કથામાં જે કઈ હું સાંભળું તે મને યાદ રહે ભૂલાય નહીં જ્ઞાન મેળવવું એ બહુ કઠણ નથી જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે સનાતન ધર્મમાં શક્તિ સાથે પરમાત્માની ભક્તિ કરવાની આજ્ઞા આ જગત શક્તિના આધારે છે શક્તિ વિના જીવ શવ સમાન છે શક્તિની પૂજા કર શ્રી સીતાજી લંકામાં વિરાજમાન છે સીતાજીનો રામચંદ્રજીને વિયોગ થયો એ સીતા વિયોગી રામની પૂજા થતી નથી સીતા વિયોગી રામ નું ધ્યાન થતું નથી જે રામ રાવણ ને મારે છે સીતાજી સાથે સુવર્ણ સિંહાસન આવ્યા શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા થાય નિર્વિશેષ બ્રહ્મની પૂજા થતી નથી નિર્વિશેષ નિરાકાર બ્રહ્મનું ધ્યાન થાય પૂજા તો બ્રહ્મ જયારે શક્તિ વિશિષ્ટ બને જયારે પૂજનીય બને શક્તિના આધારે જગત છે દ્રવ્ય શક્તિ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે દ્રવ્ય શક્તિ મહાલક્ષ્મી છે સરસ્વતી એ જ્ઞાન શક્તિ છે અને મહાકાળી એ ક્રિયા શક્તિ છે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી ની પૂજા થાય માતાજી ની પૂજા બધાના માટે આવશ્યક સરસ્વતી માતાને વંદન પણ સી व्यास નાયન દેવી સરસ્વતી व्यास व्यास નારાયણ તો ઉપકાર ગંગા કિનારે બેસીને અપના બટે કેટલું દુખ સહન કર્યું છે અતિષે મુકલાદે ચારે 24 લાખમાં એકવાર વ્યાજી પૂજ કરતા એવું લખ્યું છે વ્યાજીનું આમ છે આદરણ પખો દિવસ ધ્યાન કરે જબ કરે પુરાણોની રચના કરે અતિશય જયારે ભૂખ લાગે ત્યારે વૃક્ષો પાસે ભિક્ષા માંગતા વ્યાજીનું નામ છે ભાદરાયણ બનરાણામ સમૂહા ભાદરમ ભાદરમ અયનમ યશ્ય સહ ભાદરાયણ સંસ્કૃત ભાષામાં ને બદલ કે છે વ્યાસાશ્રમમાં પોળના ઝાડ બહુ આખો દિવસ ધ્યાન કરે જપ કરે અતિશય જયારે ભૂખ લાગે ત્યારે વૃક્ષો પાસે વ્યાજી ભિક્ષા માંગતા ટપ ટપ ટપ ટપ નીચે પડે ગંગા જળમાં શુદ્ધ કરી ભગવાનને અર્પણ કરી એક વાર ઓર એક લાખ શ્લોકોનું મહાભારત લખ્યું છે મહાભારતના શ્લોક એક લાખ છે સતસાહસ્યામ સંવિધાયા એક લાખ શ્લોકો લખતા વ્યાસજીને કેટલો પરિશ્રમ થયો છે આપણા માટે વ્યાસજી બહુ સહન કરે છે વ્યાસજીનું ઋણ છે વ્યાસ નારાયણ જગત ગુરુ છે કથાના આરંભમાં વ્યાસજીને વંદન દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુનિ રહે સૂતજી સૌનકાદિક ઋષિઓને સાવધાન અનેક સંતોની મેં સેવા કરી અનેક સંતો સાથે મારો સત્સંગ મને થયો છે સત્સંગમાં મને જે કઈ મળ્યું છે હું તમને અર્પણ કરું જરા પણ સંકોચ નહીં રાખો મેં એવો નિશ્ચય કર્યો છે આ જીવ ઈશ્વરનો અંશ છે ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો ઈશ્વરથી જે અલગ રહે છે એને કામ મારવા જાય ભગવાનથી જે અલગ રહે છે એને કાળ મારવા જાય આ જીવ ઈશ્વરનો અંશ છે આ જીવ જગતનો અંશ નથી આ જીવ કોઈ જીવનો અંશ નથી જીવ ઈશ્વરનો અંશ છે ભગવાનનો અંશ જીવ સ્વરૂપને ભૂલી ગયો એવું સમજવા લાગ્યું કે હું સ્ત્રીનો છું હું પુરુષનો છું ઈશ્વર થી અલગ થયો તેથી એ દુઃખી થયો કેટલાક લોકો શંકા કરે કે મારા જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો ક્યારથી અલગ થયો તે બતાવો કેટલાક પ્રશ્નો એવા હોય છે કે ભગવાન હૃદયમાં આવે અને ભગવાન સમજાવે તો જ બુદ્ધિ કબૂલ કરે કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી આ પ્રશ્ન થોડો એવો જ છે જીવ ઈશ્વર થી અલગ કેમ થયો અને જીવ ઈશ્વર થી અલગ ક્યારથી થયો છે ભગવાનની ભક્તિ કરો પ્રેમથી પૂજા કરો સ્મરણ કરો ભગવાન તમારા હૃદયમાં આવશે અને ભગવાન સમજાવશે કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી આ પ્રશ્ન એવો જ છે જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયું ક્યારથી થયું કેમ અલગ થયો ક્યારથી અલગ થયો એ વિચાર કરવાથી બહુ લાભ પડે રોગ થયા પછી મને રોગ કેમ થયો મને રોગ કેવી રીતે થયો એ વિચારમાં સમય ગુમાવે તો રોગ વધી જશે રોગ થયા પછી વિચાર કરવાનો નહીં રોગ થયા પછી પથ્ય સાથે દવા દેવાની મને આ રોગ કેમ થયો કેવી રીતે થયો વિચાર કરવાથી શું લાભ છે એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા મારા કપડા જરાય બગડે એક દિવસ એવું થયું ઘરમાં આવ્યા પછી એને જોયું તો ત્યાં ડાઘો લાગ્યો પછી માથું ખંજોળવા લાગ્યા કે આ ડાઘો ક્યાં લાગ્યો કેમ લાગ્યો કેવી રીતે લાગ્યો બહુ ડાયા હતા એક એક ના ઘેર પૂછવા ગયા કે હું તમારા ત્યાં મળવા આવેલો ત્યારે ડાઘો લાગ્યો એક સજ્જને કહ્યું કે ડાઘો દેખાય છે મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈના ઘેર લાગ્યો હોય સાબુ લગાડો ધોઈ નાખો સ્વચ્છ થશે આ ડાઘો ક્યાં લાગ્યો કેમ લાગ્યો કેવી રીતે લાગ્યો એ જાણવાથી શું લાગે ડાઘો દેખાય છે જીવને ઈશ્વરનો વિયોગ થયો હવે ભગવાનનો વિયોગ થયા પછી ભગવાનનો વિયોગ મને કેમ થયો કેવી રીતે થયો એ વિચાર છોડો શ્રી કૃષ્ણ પીઓ એ જ મહાન રોગ છે શ્રી કૃષ્ણ પીઓ એ જ મહાન દુઃખ છે આ ઈશ્વર થી અલગ થયો આ જીવ જયારે ભગવાન ને મળે છે ત્યારે જ એનું કલ્યાણ છે હું ભગવાન નો અંશ છું તમારા સ્વરૂપ ને સતત યાદ કરો હું ભગવાનનો અંશ હું કોઈ જીવનો નથી હું કોઈ સ્ત્રીનો નથી હું કોઈ પુરુષનો નથી હું ઈશ્વરનો અંશ મૃત્યુની શૈયામાં બધાને ખબર પડે છે હવે કોઈ મારું નથી અને તે સમયે જ્ઞાન થાય તે બહુ કામનું નથી આજથી જ સાવધાન થઈ જાઓ હું ભગવાનનો છું હું ભગવાન ઘેર જઈને આવું કહેશો નહીં કે આજથી હું તમારો નથી ને તમે મારા નથી આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થઈ જશે આવું બોલવાનું નહીં આવું મનથી સમજવાનું હું કોઈ સ્ત્રીનો નથી હું કોઈ પુરુષનો નથી હું કોઈ નો નથી હું ઈશ્વરનો છું ઈશ્વરનો અંશ ઈશ્વર થી અલગ થયો છે તેથી દુઃખી થયો આ જીવ જયારે ત્યારે જ દુઃખ નો અંત આવે વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જ્ઞાનમ યદ ધ્યાન કરો પ્રેમથી નારાયણ ની પૂજા કરો નારાયણ નારાયણ ચિંતન કરતા તન્મય બનો નારાયણના ચરણે જવું છે નરને નારાયણ સાથે એક થવું છે જ્યારે તેને શાંતિ મળે ભક્તિમાં જે દેહભાન ભૂલે છે તેને ભગવાનના નો આનંદ મળે છે જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શન ભગવાનની ભક્તિમાં હું ભક્તિ કરું છું એ પણ જે ભૂલે જ્યારે ભગવાનનો અનુભવ થાય ખોજા સકદ જહામે પાયા પતા તેરા નહીં જબ પતા તેરા લગા તો અબ પતા મેરા એક ભક્ત ભગવાનને કહે છે ઘણા વર્ષોથી હું તમારા પાછળ પડ્યો હું તમારું ધ્યાન કરું તમારી પૂજા કરું તમારા નામનો જપ કરું પણ તમારા મને દર્શન થાય જ જ્યારે તમારા મને દર્શન થયા ત્યારે હું રહ્યો ભગવાનના દર્શન થયા પછી હું ભગવાનથી અલગ રહી શકે નહીં હું ભગવાનમાં મળી જાય ત્યારે દર્શનનો આનંદ મળે જ્ઞાનમ યત બ્રહ્મ દર્શન જેને ઉપનિષદો બ્રહ્મ કે છે જેને યોગીઓ પરમાત્મા કે છે જેને ભગવાનના ભક્તો શ્રી કૃષ્ણ શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી રામ ભગવાન બ્રહ્મ પરમાત્મા એક જ તત્વના નામ અનેક છે તત્વ એક છે વદંતિ તત્તત્વવિદસ્તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન એથી ધીરે ધીરે સંયમ વધારજો ધીરે ધીરે ભક્તિ વધારજો તમને ઘરમાં જ ભગવાનના દર્શન થશે પ્રભુમાં પ્રેમ વધે માટે ભગવાનની મધુર મંગલમય કથા વારંવાર સાંભળવી પરમાત્માના અનેક અવતાર છે પ્રધાન ચોવીસ અવતાર માને અને તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણન કરી છે પરમાત્મા શબ્દનો થોડો વિચાર કરો તો શબ્દમાંથી ચોવીસ અવતારો નીકળે છે તો જે અક્ષર છે એ પાંચના જેવું દેખાય રો અક્ષર છે બે ના જેવું દેખાય પર પાંચમાં બે મેળવો તો સાત થશે માં પાંચ અક્ષર છે તે સાડા ચાર જેવું દેખાય સાતમાં સાડા ચાર મેળવું તો સાડા અગિયાર થશે પરમાત્મા અડધો જે ત છે એ આઠ જેવો છે સાડા અગિયાર માં આઠ મેળવું તો સાડા ઓગણીસ થશે છેલ્લો માં છે એ માં પણ સાડા ચાર જેવો છે સાડા ઓગણીસ માં સાડા ચાર મેળવો તો બરાબર ચોવીસ ની સંખ્યા થાય ભાગવતમાં ભગવાનના પ્રધાન ચોવીસ અવતારોની કથા જે કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે જે કથા સાંભળવાથી સંસારના વિષયોમાં અરુચિ આવે એવી આ મધુર કથા છે જે કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી હું ત્યાં જ બેઠો મેં નજરે જોયું તક્ષક તક્ષકનાથ કરડતા પહેલા પરીક્ષિત ભગવાનના ધામમાં ગયા પછી તક્ષક નાગ નો દંશ થયો મેં કેવલ સાંભળ્યું નથી નજરે જોયું કથામાં કેવી દિવ્ય શક્તિ છે કથા સાંભળવાથી પરીક્ષિતના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું તમે જેને સાંભળો છો એ મનમાં આવે સુખદેવજી મહારાજ કથા કરતા હતા પરીક્ષિત એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે અને તેથી એના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે પરીક્ષિત કૃતાર્થ થયા પછી દેહને તક્ષક નામ કર્યો સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી તે કથા યથામતી હું આપને સંભળાવી સૌનક મુનિએ પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજ તો મહાન જ્ઞાની છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે સુખદેવજીમાં પરિપૂર્ણ છે જેને ભગવાનનો આનંદ મળ્યો એ એક ક્ષણ ભગવાનને છોડી શકે જેને ભગવાનનો આનંદ મળ્યો છે જે ભગવાનના આનંદમાં તન્મય થયો છે એને કઈ કરવાની ઈચ્છા થતી જ્યાં સુધી કઈ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન સ્થિર થતું નથી જ્ઞાની પુરુષોને કઈ કરવાની ઈચ્છા થતી જ્યાં સુધી કઈ કરવું છે ત્યાં સુધી મન ઠરશે સુખદેવજી મહારાજને કથા કરવાની ઈચ્છા કેમ થઈ ભગવાનનું ધ્યાન છોડીને એ કથા કરવા બેઠા હતા ગ્રંથોમાં તો એવું વર્ણન આવે છે ગાય માતાનું સિંગડું અને શિંગડાના અણીમાં રહીનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ જ્ઞાની પુરુષો ભગવાનના દર્શન અને ધ્યાન વિના રહી શકતા નથી નિમેષાર્ધમ ન વિના જેનું મન નારાયણાકાર થયું છે જેના રોમ રોમ માંથી છોડી શકતા નથી સુખદેવજી મહારાજ ભગવાનનું ધ્યાન છોડીને કથા કરવા બેઠા એમને કથા કરવાથી શું લાભ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર નથી એનું જ્ઞાન તકતું નથી અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા છે કેટલી શાંતિ રાખો પણ અહીંથી ઘેર ગયા પછી ભોજન ની તૈયારી ન હોય તો તમારું ધ્યાન ટકશે કે નહીં ભગવાન લોકો ઘરમાં કહીને આવે છે તૈયાર રાખજો આખો દિવસ ઉપવાસ કર્યો હોય ભૂખ લાગી અને ઘરમાં ગયા અને જોયું કે જરાય તૈયારી નથી પછી કોઈ કહે શાંતિ રાખો શાંતિ રાખો હવે કેવી રીતે શાંતિ રાખો ભૂખ લાગી બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર નથી એનું બ્રહ્મ જ્ઞાન ટકતું નથી બ્રહ્મ ત્યાની થવું બહુ કઠણ નથી બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ ગંગાજીમાં સુંદર સુંદર દેવ કન્યાઓ અપ્સરાઓ સ્નાન કરે સુખદેવજી મહારાજ પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે છે ઉઘાડી આંખે સુખદેવજીને કોઈ સ્ત્રી દેખાતી નથી કોઈ પુરુષ દેખાતો નથી સુખદેવજીને જગત બ્રહ્મ રૂપે વાસે છે કેટલાક જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે તો એમને બ્રહ્મ દેખાય છે પણ આંખ ઉઘાડે તો એમને જગત દેખાય આંખ ઉઘાડ્યા પછી જેને જગત દેખાય એનું બ્રહ્મ જ્ઞાન કાચું છે ઉઘાડી આંખે જેને જગત દેખાતું જ નથી સુખદેવજી મહારાજ ની એવી બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ હતી સુંદર દેવ કન્યાઓ સ્નાન કરે છે સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે આંખ ઉઘાડી છે એમને કઈ ખબર પડી સુખદેવજી નું સ્વરૂપ એવું દિવ્ય હતું અપ્સરાઓને સુખદેવજીના દર્શન થયા પછી એમને વિલાસી જીવનની કરુણા પશુ પક્ષી જે સુખ ભોગવે છે એ જ અમે ભોગવીએ આ સંતને ખરો આનંદ મળ્યો આ આનંદમાં કેવા મસ્ત છે સુખદેવજીએ અપ્સરાઓને કથા સંભળાવી નથી કેવલ દર્શન થયા છે દર્શન થી વાસનાનો વિનાશ થયો વિલાસી જીવનની ઘૃણા આવી એવા સુખદેવજી મહારાજ વ્યાજી કરતા પણ શ્રેષ્ઠ છે એવું કહીએ ને તો વ્યાજીને આનંદ થશે કે મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ છે પુત્રના વખાણ સાંભળે તો પિતાને આનંદ થાય સુખદેવજીનો અધિકાર બહુ શ્રેષ્ઠ સુખદેવજીના પાછળ પાછળ વ્યાજજી ત્યાં અને તે વ્યાજજી આવ્યા ત્યારે આ દેવ કન્યાઓને અપ્સરાઓને સંકોચ થયો સાડીઓ પહેરવા લાગી વ્યાસજીને થોડું ખોટું લાગ્યું મારો દીકરો જવા અતિ સુંદર અહીંથી ગયો ત્યારે તમને સંકોચ થયો નહીં હું તો કેવો બુઢો છું મારી દાઢી કેટલી વધી છે તમારા બાપના બાપનો પણ હું બાપ છું વયો વૃદ્ધ છું જ્ઞાની છું મને જોતા તમને શરમ આવે છે મને જોતા તમને સંકોચ થાય છે મારો દીકરો અતિ સુંદર જવા અહીંથી ગયો એને જોતા સંકોચ થયો વ્યાસજીએ પૂછ્યું એનું શું કારણ છે અપ્સરાઓ વ્યાસજીને વંદન કરે છે મહારાજ આપ મહાન છો જ્ઞાની છો આ પ્રશ્ન તમે અમને પૂછો છો એના કરતા તમારા મનને પૂછો એ જ વધારે સારું આ પુરુષ છે અને આ સ્ત્રી છે આ કાળો છે આ ગોરો છે એવો દેહ ભાવ તમારા મનમાં જ હજુ નીકળ્યો નથી તમે બ્રહ્મ જ્ઞાની છો બ્રહ્મ ભાવ દૃઢ થયો નથી હજુ દેહ ભાવ મળ્યો નથી અમારા સૌંદર્યને જોવાની સૂક્ષ્મ વાસના તમારા મનમાં છે તમારી આંખ જોતા મેં સમજી રહી છે તમારા મનમાં કામ છે આંખ એ મનનું દર્પણ છે પુરુષના મનમાં શું છે એની આંખ જોઈને અમે સમજી રહી ફરજ ખોટું ના લગાડ આપ શ્રેષ્ઠ છો જ્ઞાની છો વંદનીય છો આપના ચરણમાં વંદન કરીએ હજુ મનમાંથી કામ નીકળ્યો નથી અને તેથી અમારા સૌંદર્યને નિહાળવાની સૂક્ષ્મ વાસના છે તમારી આંખ પુરવાર કરી આપે છે તમારો દીકરો તમારા કરતા શ્રેષ્ઠ છે આ પુરુષ છે આ સ્ત્રી છે એવો ભેદભાવ એમનામાં રહ્યો નથી જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભેદનો વિનાશ થાય એક જ બ્રહ્મ તત્વનો જ અનુભવ કરે સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી કોઈ સ્ત્રી નથી હજુ તમારો દેહ ભાવ મર્યો નથી અમારા સૌંદર્યને જોવાની સૂક્ષ્મ વાસના દ્રષ્ટિએ વિચાર કરવાનો કોક બોલે છે તે થોડું સાચું છે એમને જોવાની સૂક્ષ્મ વાસના મારા મનમાં છે મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ સુખદેવજી મહારાજ ધ્યાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે અને કથા કરવા બેઠા એમને કથા કરવાથી શું લાભ હતો કદાચ સુખદેવજી જેવા મહાપુરુષ કોઈ સંતના ઘેર કથા કરવા જાય એ શોભે રાજાના ઘેર કથા કરવાની જેને લંગોટીની જરૂર નથી વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે વાસના એ જ વસ્ત્ર છે જે નગ્ન દિગંબર છે જેને વાસનાનો વિનાશ કર્યો છે અને તે સુખદેવજીને રાજાના ઘેર કથા કરવાની શી જરૂર છે રાજાના ઘેર તો તે આવે છે જેને પોટલા બાંધીને ઘરમાં કંઈક લઈ જવું છે જેને લંગોટી ની પણ જરૂર નથી જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે તે સુખદેવજી રાજાના એક કથા કરવા પરીક્ષિત રાજાને શાપ કેવી રીતે થઈ પુરાણો ની રચના કરી હતી પછી મહાભારત કેમ ભાગવત ની રચના કેમ મહાભારત બનાવ્યું સત્તર પુરાણો બનાવ્યા પછી ભાગવત શા માટે